એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો રોહન માનસી મીત આવ્યા છે ને વાર્તા સાંભળવા શું ભાઈ સાંભળો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે વિચાર્યા વગર કામ કરશો નહીં સાંભળજો હો એક ખેડૂતે એક નોળિયો પાડ્યો હતો તમે જોયો છે ને નોળિયો સાપ સાથે ઝઘડે તે તે નોળિયો ઘણો ચતુર ડાયો અને આ ખેડૂતનો વફાદાર હતો એક દિવસ તે ખેડૂત ક્યાંક કામ માટે બહાર ગયો હતો ખેડૂતની પત્નીએ પોતાના નાના બાળકને દૂધ પીવડાવીને સુવાડી દીધો હતો અને નોળિયાને ત્યાં જ રાખી એક ઘડો અને દોરડું લઈને કૂવે પાણી ભરવા ગઈ અને નોળિયાને કહેતી ગઈ કે મારા છોકરાનું ધ્યાન રાખજે પણ ભાઈ આ ખેડૂતની પત્નીના ગયા પછી એ ઘરમાં એક કાળો નાગ છાનો માનો દરમાંથી બહાર આવ્યો બાળકને જમીન પર લુગડું પાથરીને સુવાડવામાં આવ્યો હતો કપડું પાથરીને અને નાગ આ બાળકની પાસે આવી રહ્યો હતો નાગને જોતા સાપને જોતા નોળિયો એના પર ત્રાટકી પડ્યો એણે સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા અને ઘરના બારણે ખેડૂતની પત્નીની આવવાની રાહ જોવા લાગ્યો ખેડૂતની પત્ની પાણી ભરીને પાછી આવી ત્યારે ઘરમાં પેસતા ઘરને બારણે એણે લોહીથી ખરડાયેલા મોઢાવાળા નોળિયાને જોયો એણે ધાર્યું કે એણે મારા બાળકને મારી ખાધો છે આ નોળિયાએ એટલે દુઃખ અને ક્રોધને લીધે ગુસ્સાને લીધે એણે પાણી ભરેલો ઘડો નોળિયા પર પછાડ્યો બાપડો નોળિયો તો ચગદાઈને ત્યાં જ મરી ગયો હો ભાઈ અને એ સ્ત્રી પછી તો એના બાળકની ચિંતામાં ને ચિંતામાં દોડતી દોડતી ઘરમાં આવી એણે જોયું તો એનો બાળક આરામથી સૂતો છે અને ત્યાં એક કાળા સાપના ટુકડા પડ્યા છે ખેડૂતની પત્નીને પોતાની બધી ભૂલ સમજાઈ ગઈ દોડતી દોડતી નોળિયા પાસે આવી અને મરેલા નોળિયાને ખોળામાં લઈને રડવા લાગી એને બહુ પસ્તાવો થયો પણ હવે રડવાથી શું વળે તેથી જ કોઈકે કીધું છે ને ભાઈ કે વગર વિચારું જે કરે પાછળથી પસ્તાય કામ બગાડે જાતનું અને જગ હસવાનું થાય આપણે વગર વિચારે કામ કરીએ તો ક્યારેક આપણે આપણું જ નુકસાન કરી નાખીએ ભાઈ જોયું ને આ નોળિયાએ તો પેલા બાળકનો જીવ બચાવ્યો હતો સાપથી અને એની માએ વગર વિચારે નોળિયાને મારી નાખ્યો આવું તે કાંઈ કરાય ભાઈ મજા પડી ને તો ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો આવજો